ધરણાય વિભ્રત ક્રૌડીમ તનુમ સકલયજ્ઞમયીમનંત સકલ યજ્ઞમયી યજ્ઞ સ્વરૂપ કોઈ પણ તમે સારું કામ કરો એને યજ્ઞ કે સારું કામ તેને કે છે કે પરમાત્મા પ્રસન્ન થાય એવું કોઈ પણ કામ કરો પ્રભુ પ્રસન્ન થાય એવું કોઈ પણ સત્કર્મ કરે એને યજ્ઞ કે પરમાત્મા પ્રસન્ન થયા કે નહીં એ જાણવાની એક યુક્તિ છે જે કામ કર્યા પછી તમારું મન પ્રસન્ન થાય તમારું મન શાંત રહે તમને અંદરનો આનંદ મળે તો માનજો પરમાત્મા પ્રસન્ન થયા અને જે કામ કર્યા પછી મન ચંચલ થાય મન અશાંત થાય અંદરથી થોડો ઉદ્વેગ થાય સમજવું કે પ્રભુ નારાજ થયા પરમાત્મા પ્રસન્ન થાય એવું કોઈ પણ કામ કરે ને તો માનવનું મન પ્રસન્ન થાય માનવને આનંદ મળે છે કોઈ પણ સત્કર્મ કરો એ યજ્ઞ છે અગ્નિમાં આહુતિઓ આપવાથી જ યજ્ઞ થાય છે એવું નથી પરમાત્મા પ્રસન્ન થાય એવું કોઈ પણ સત્કર્મ કરો તમે બહુ શાંતિથી કથા સાંભળો છો ને એ પણ યજ્ઞ જ મૌન રાખીને પ્રભુના નામનો જપ કરે એ યજ્ઞ છે પ્રેમથી પરમાત્માની પૂજા કરે એ યજ્ઞ છે સત્કર્મ કરતા મન શુદ્ધ થાય ત્યારે જ્ઞાન પ્રગટ થાય વાસણ ઉપર જેમ કાચ ચડે છે તેમ અનેક જન્મનો આ મન ઉપર વાસનાનો કાચ ચડ્યો વાસણ ઉપર બહુ કાચ ચડે ને તમે બે વાર ઘસો તોય સ્વચ્છ થાય નહીં ચાર વાર ઘસો તોય સ્વચ્છ થાય નહીં અનેક વાર ઘસવું પડે અનેક જન્મનું આ મન બગડેલું છે કે અનેક જન્મનું બગડેલું મન થોડા સમયમાં એકદમ શુદ્ધ થતું નથી એને કોઈ પણ સારા કામમાં પરોવી રાખે દર્પણ મેલું હોય ને તો દર્પણમાં પ્રતિબિંબ દેખાતું નથી દર્પણને સ્વચ્છ કરો કે પ્રતિબિંબ દેખાશે મને દર્પણ જેવું છે પણ બહુ બગડ્યું છે માનવને ખબર નથી કે મારું મન કેટલું બગડ્યું છે માનવ પોતાના મનને જોતો નથી જગત બગડ્યું નથી મન બગડ્યું તન અને મનને કોઈ પણ સત્કર્મમાં પરોવી રાખો અતિશય થાક ન લાગે ત્યાં સુધી આરામ કરશો નહીં કેટલાક લોકોને એવી કુટે હોય છે રાત્રે ઘરનું કામ જ્યાં પૂરું થયું કે પથારીમાં પડે છે કરવા થઈ ગયું પથારીમાં પડ્યા પછી જલ્દી ઊંઘ ના આવે ને તો પથારીમાં પાપ થશે કેટલાક તો પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરે છે બેંકમાં કેટલા રૂપિયા જમા છે આ વર્ષોનું વ્યાજ કેટલું આવશે હવે ભાવ વધશે કે ઘટશે હવે શું થશે પથારીમાં જેને જલ્દી નિદ્રા આવતી નથી એ પૈસાનું ચિંતન કરે પથારીમાં જેને જલ્દી નિદ્રા આવતી નથી એ કામ સુખનું ચિંતન કરે તમને એવી ખાતરી થાય કે પથારીમાં પડ્યા પછી બે ત્રણ મિનિટમાં જ મને ઊંઘ આવશે ત્યારે સુઈ જાઓ ત્યાં સુધી જપ કરો કોઈ પણ પરોપકારનું સારું કામ કરો અતિશય થાક ન લાગે ત્યાં સુધી આરામ કરવો નહીં આરામે આરામ છે તમને એવી ખાતરી થાય કે પથારીમાં પડ્યા પછી મને જલ્દી ઊંઘ આવશે ત્યારે સુઈ જાઓ આ શરીરનો સત્કર્મમાં કશ કાઢો આ શરીરને બહુ સુખ આપશો નહીં શરીરને બહુ આરામ આપે ને એનું શરીર બગડે છે મનને જે બહુ આરામ આપે છે એનું મન બગડે તન અને મનને કોઈ પણ સારા કામમાં પરોવી રાખો અતિશય થાક લાગે ત્યાં સુધી સત્કર્મ કરો અતિ થાક લાગ્યા પછી સુઈ જાઓ બગડેલા મનને શુદ્ધ કરવાનું છે સતત સત્કર્મ કરો યજ્ઞને સત્કર્મ સત્કર્મને જ યજ્ઞ કે ભગવાન યજ્ઞ સ્વરૂપ છે સત્કર્મ કરવાની ઘણાની ઈચ્છા તો હોય છે પણ આ હિરણ્યાક્ષ સત્કર્મ કરવા દેતો નથી હિરણ્યાક્ષ લોભનું પ્રતીક છે લોભ એ સત્કર્મમાં વિઘ્ન કરે છે ઘણા એવી ઈચ્છા હોય છે હું ભક્તિ કરું હું ધ્યાન કરું જપ કરું પણ આ હિરણ્યાક્ષ કરવા દેતો નથી હિરણ્યાક્ષ એ લોભ માનવને જે મળ્યું છે એને ગમતું નથી માનવનો એક સ્વભાવ એવો હોય છે એને જે મળ્યું નથી તેને ગમે છે માનવને જે મળ્યું છે તેને ઓછું લાગે છે ભગવાન તો અતિ ઉદાર છે અને તેથી પ્રભુએ લાયકાત કરતા વધારે આપ્યું છે અને સારું આપ્યું છે પણ માનવ એવું સમજે છે બીજાને સારું મળ્યું છે મને સારું મળ્યું નથી મને બહુ ઓછું આપ્યું છે માનવની લાયકાત કરતા પણ ભગવાન એને વધારે સુખ આપે છે એને સારું આપે છે પણ માનવને જે મળ્યું છે એમાં એને સંતોષ નથી હોતો હિરણ્યાક્ષ એ લોભનું પ્રતીક છે લોભ એ સત્કર્મમાં વિઘ્ન કરે એ સત્કર્મ કરવા દેતો નથી આ લોભને મારવો જ પડશે પાપનો બાપ કોણ પાપનો બાપ લોભ છે લોભ આવે ત્યાં જ પાપ આવે છે જ્યાં સુધી લોભ નથી ત્યાં સુધી માનવ પાપ કરી શકે જ નહીં કીર્તિનો લોભ સંપત્તિનો લોભ લૌકિક સુખનો લોભ લોભ જ પાપ કરાવે છે આ લોભને સંતોષથી મારવો જ પડશે હિરણ્યાક્ષ મરે એટલે લોભ મરે અને માનવ આખો દિવસ સત્કર્મ કરે તો એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થશે સુખદેવજી મહારાજ વર્ણન કરે એક પ્રકરણ પૂરું થયું છે હવે બીજું પ્રકરણ શરૂ થાય ભગવાન હિરણ્યાક્ષ નો ઉદ્ધાર કરે છે પૃથ્વીનું રાજ મનુ મહારાજને આપ્યું છે બ્રહ્માવર્તમાં મનુ મહારાજ રાજ કરવા લાગ્યા મનુ મહારાજના ઘેર આકુતિ દેવહૂતિ પ્રસૂતિ નામની ત્રણ કન્યાઓ થઈ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના બે બાળકો થયા મનુ મહારાજની કન્યા દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું હતું કરદમ ઋષિના ઘેર કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા હતા જે કપિલ મહામુનિએ માતા દેવભૂતિને તત્વ ઉપદેશ કર્યો વિદુરજીએ પ્રશ્ન કર્યો છે આ કપિલ નારાયણની કથા મારે સાંભળવી છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મૈત્રેય સ્વામી વિદુરજીને આ કથા સંભળાવે સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિ તપશ્ચર્યા કરે એમના ઘેરે કપિલ મહામુનિ પ્રગટ થયા છે કપિલ મહામુનિ એ જ્ઞાન સ્વરૂપ જ છે જ્ઞાન કરદમ ઋષિના ઘેર આવે તમારે જ્ઞાની થવું હોય તો તમે કરદમ ઋષિ જેવા બનો કરદમ ઋષિ થવાનું એટલે શું કરવાનું કરદમ શબ્દનો વિચાર કરો જે દમ કરે છે એને કરદમ કે જે એક એક ઇન્દ્રિયનો સંયમ રાખે છે ત્યાં જ જ્ઞાન ટકે છે ઘડાને કાણું પડ્યું હોય તો એ છિદ્ર વાળો ઘડો કોઈ દિવસ ભરાય જ નહીં જે ઘડામાં પાણી ભરવાનું છે લોકો એની કાળજી રાખે છે કે ઘડાને કાણું પડે નહીં વાળો ઘડો હશે તો પાણી ટકશે નહીં થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીર ઘડો છે પણ આ ઘડાને અનેક છિદ્ર છે અને તે છિદ્રમાંથી જ્ઞાનરૂપી જળ બહાર વહી જાય કથામાં જવાની તૈયારી હતી અને પાન સોપારીનો ડબો દેખાયો કે લૂલીએ કહ્યું કે પાન સુપારી ખા મોડામાં હોય ને તો થોડો થોડો રસ આવે મજા પડે જીવ માગે ત્યારે જીવને આપવું નહીં એ કથામાં જવું જ તમે બધા માલિક છો ઇન્દ્રિયો નોકર છે નોકર માગે તો એકદમ નોકરને આપવું નહીં માગનારને અક્કલ ઓછી હોય છે માગનાર ગમે તે માગે છે ઇન્દ્રિયો એ નોકર છે આત્મા એ માલિક છે માલિક નોકરના આધીન રહે ને તો માલિકનું પતન થઈ જાય નોકરને અક્કલ ઓછી હોય છે નોકરે એ માલિકના આધીન રહે તો નોકર સુખી થશે અને માલિક પણ સુખી થશે પણ માલિકે એ નોકરના આધીન થાય તો માલિક દુઃખી થશે નોકર પણ દુઃખી થશે ઇન્દ્રિયો નોકર છે આત્મા માલિક છે તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમારો નોકર આવે તમારે જ્યાં જવું છે ત્યાં આંખ આવે આંખને જ્યાં જવું હોય ત્યાં તમે જશો માં તો કે ઇન્દ્રિયનો સંયમ રાખ મારે શ્રી કૃષ્ણના ચરણે જવું છે મારી આંખ ભગવાનમાં જ રહે આંખથી ભગવાનનું સ્વરૂપ ખસે નહીં કેટલાક લોકો એવા હોય છે એમની આંખ પૈસામાં જ હોય ચાલતા બોલતા કામ કરતા એમને પૈસો જ દેખાય પૈસામાં જેમ આંખ રાખો છો તેમ પ્રભુના સ્વરૂપમાં આંખ રાખો ભગવાનનું સ્વરૂપ આંખથી ખસે નહીં મને ભગવાનના ચરણે જવું છે મારી આંખ ભગવાનના ચરણમાં રહે માલિકને જ્યાં જવું હોય ત્યાં નોકર આવે પણ નોકરને જ્યાં જવાની ઈચ્છા છે ત્યાં માલિક જાય નહીં આત્મા એ માલિક છે ઇન્દ્રિયો એ નોકર છે કરદમ જે દમ કરે છે જે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે જે જીતેન્દ્રિય છે ત્યાં કપિલ મહામુનિ આવે તમારે જીતેન્દ્રિય થવું હોય તો સરસ્વતી નદીના કિનારે રહેજો સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો એક સત્કર્મ પૂરું થાય કે બીજું કરવું બીજું પૂરું થાય કે ત્રીજું કરવું સત્કર્મમાં લોભ રંગ ભક્તિમાં લોભ રંગ ભોગમાં સંતોષ માનવું કેટલાક લોકો કલાક બે કલાક ભક્તિ કરે છે અને એમને એવું લાગે છે કે હું ઘણું કરું છું બે કલાક પૂજા કરું પાડોશના લોકો તો કશું કરતા નથી એમના કરતા તો હું વધારે ડાયો છું બે કલાક ભક્તિ કરું તમે બે કલાક ભક્તિ કરો છો એ સારું છે પણ તમને સંતોષ થાય છે એ ખોટું જ ભક્તિમાં લોભ રાખ મારે આખો દિવસ ભક્તિ કરવી છે આખો દિવસ પ્રભુના નામનો જપ કરવો છે વૈષ્ણવ તે છે કે જેને ભોગમાં સંતોષ છે અને ભક્તિમાં જે લોભ રાખે એ જ વૈષ્ણવ છે સરસ્વતીના કિનારે રહેવાનું છે સત્કર્મનો કિનારો છોડશો નહીં નવરા બેસશો નહીં ખરાબ વિચાર કરશો નહીં પાપ કરવા માટે આંખ આપી નથી મન આપ્યું નથી એક એક ઇન્દ્રિયને પ્રભુના માર્ગમાં વાળો કરદમ ઋષિ જીતેન્દ્રિય છે અને એમના ત્યાં કપિલ મહામુનિનું પ્રાગટ્ય થયું છે સરસ્વતી નદીના કિનારે ઘણા વર્ષોથી તપશ્ચર્યા કરતા ભગવાનનું ધ્યાન કરે ધ્યાન કરતા થાક લાગે તો જપ કરે જપ કરતા મન ચંચલ થાય તો સેવા કરે સેવા કરતા મન છટકી જાય ભાગવતનો વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે આખો દિવસ સત્કર્મ કરે સત્કર્મ કરતા આ જીવ જયારે લાયક બને છે ત્યારે ભગવાન એને દર્શન આપે છે એવો કોણ બાપ છે કે જેને પુત્રને જોવાની ઈચ્છા નથી પણ છોકરો બહુ નાલાયક હોય તો બાપને એનું મોઢું જોવાની ઈચ્છા થતી નથી મૂર્ખ છે છોકરો લાયક થાય આ જીવ લાયક બને છે ત્યારે ભગવાને દર્શન આપે છે આ જીવ લાયક નથી તેથી પરમાત્મા દર્શન આપતા નથી કરદમ ઋષિની તપશ્ચર્યા સફળ થઈ એક દિવસ કરદમ ઋષિના સન્મુખ ચતુર્ભુજદ્વારિકાધીશકી શંખ ચક્ર ગળા પદ્મધારી નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા કરદમ ઋષિના એ ભગવાનના દર્શન થયા કરદમ ઋષિ પ્રેમથી ના દર્શન કરે છે નારાયણ કરદમ ઋષિ ને જુએ છે ભગવાનની નજર પડી પ્રભુએ જોયું કે કરદમ ઋષિનું શરીર બહુ દુર્બળ થયું શરીરમાં હડકાઓ જ દેખાય છે મારા માટે એને બહુ દુઃખ સહન કર્યું કરદમ ઋષિએ મારા માટે બહુ દુઃખ સહન કર્યું છે આ વિચાર મનમાં આવ્યો ત્યારે નારાયણના આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા ન્યપતન નશ્રુ બિંદવા આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા છે બહુ એને નુકસાન કર્યું શરીર બહુ દુર્બળ થયું છે પરમાત્માને તે સહન થયું નહીં ભગવાનના આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા છે તેનું થયું સરોવર અને તેથી એને લોકો બિંદુ સરોવર કે સિદ્ધપુરની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે સિદ્ધપુરમાં બિંદુ સરોવર આપણા ભારતમાં પ્રધાન ચાર સરોવર માન્યા છે કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર નારાયણ સરોવરની કથા આવતીકાલે આવશે દક્ષિણ ભારતમાં ઋષ્યમુ પર્વત પાસે પંપા સરોવર જે પંપા સરોવરમાં સબરીમાં વિરાજતા હતા શબરીમાના ઘેર શ્રી રામ પધાર્યા છે આખું જીવન જે ભગવાનને શોધે છે એક દિવસ પરમાત્મા એને શોધતા એના ઘેર આવે શબરીમાં આખો દિવસ રામને શોધે છે પણ રામ આવવાના છે મારા પ્રભુ પધારવાના છે મારા ગુરુદેવે કહ્યું છે પ્રભુની આશા રાખીને ભક્તિ કરતા હતા શબરીમાં ગરડા થયા વૃદ્ધાવસ્થા આવી છે એક દિવસ પરમાત્મા એમના ઘેર પધાર્યા છે મોટા મોટા ઋષિઓ રામજીના પાછળ પડ્યા હતા મારો આશ્રમ આ બાજુમાં છે બહુ સરસ છે બધી સગવડ છે મારા આશ્રમમાં પધારો શ્રી રામ બધાને પૂછે કે સબરી માટલા રહેશે મારે સબરી માના ઘેર જવું છે શ્રી રામ આજે સબરી માને શોધતા શોધતા એના ઘેર આવ્યા છે સબરીમાની ઝૂંપડી ઋષ્યમુખ પર્વત પાસે પંપા સરોવર છે દક્ષિણ ભારતમાં પંપા સરોવર છે ત્યાં સુધી સબરીમાં રહેતા હતા ઉત્તર ભારતમાં હિમાલયમાં માનસ સરોવર છે હવે ત્યાં કોઈ જઈ શકે નહીં જે વૈષ્ણવો વ્રજ ચોરાસીની પરિક્રમા કરી હોય એમને ખબર છે વ્રજની પરિક્રમામાં પ્રેમ સરોવર આવે એમ તો અનેક સરોવર આવે છે ચંદ્ર સરોવર આવે કુસુમ સરોવર આવે પણ વ્રજમાં મુખ્ય પ્રેમ સરોવર શ્રી રાધા કૃષ્ણનું જ્યાં પ્રથમ મિલન થયું શ્રી રાધાજી ત્રણ વર્ષના હતા અને બાલકૃષ્ણલાલ પાંચ વર્ષના હતા જ્યાં કૃષ્ણનું પ્રથમ મિલન થયું છે એને વૈષ્ણવો પ્રેમ સરોવર બે આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે આ તો બિંદુ સરોવરની કથા ચાલે પતન નશ્રુ બિંદવા કરદમ ઋષિને જોતા ભગવાનની આંખો ભીની થઈ મારા માટે એને બહુ બહુ દુઃખ સહન કર્યું છે ખરગમ ઋષિ નારાયણના દર્શન કરે છે પરમાત્માની સ્તુતિ કરી છે જુષ્ટમ બતાદ્યાખિલ સત્વરાશે સંસિધ્યમક્ષ્ણોસ્તવ દર્શના યદર્શનમ જન્મભિરીડ્ય સદભિ આશાસતે योगिनो યોગરૂઢા આજે મારી આંખ સફળ થઈ આજે મને પરમાત્માના દર્શન થયા શ્રી કૃષ્ણ દર્શનથી જ આંખ સફળ થાય જગતનું સૌંદર્ય જોવાથી સંસારના સૌંદર્યનું ચિંતન કરવાથી આંખ બગડે છે શક્તિનો વિનાશ થાય છે સૌંદર્ય તેને કે છે જે જોયા પછી મન શાંત રહે અતિશય અંદરનો આનંદ મળે જે જોયા પછી મન ચંચલ થાય વિકાર વાસના જાગે એ સૌંદર્ય નથી એ તો મોહ છે પરમાત્માના દર્શનથી આંખ સફળ થાય છે શ્રી કૃષ્ણ ચરણને સ્પર્શ કરવાથી ત્વગિન્દ્રિય સફળ થાય છે અક્ષણવતામિતિ ઉપલક્ષણમ ઇન્દ્રિયોનો જ્યારે બ્રહ્મ સંબંધ થાય તમે કોઈ માનવને સ્પર્શ કરો છો ત્યારે તમને સુખ થાય માનવનું શરીર તો મળમૂત્રથી ભરેલું ભગવાનના શ્રીઅંગમાં મળ નથી મૂત્ર નથી આનંદ છે જે પરમાત્માને સ્પર્શ કરે એને કેવો આનંદ થતો હશે આજે મારી આંખ સફળ થઈ જગત જોવાથી આંખ સફળ થતી નથી પૈસા બહુ વધી જાય ને ત્યારે બુદ્ધિ બગડે છે કેટલાક પૈસા બહુ વધી જાય એટલે પરદેશ રખડવા જાય એક ભાઈ અમને કહેતા હતા કે મારા કાશ્મીર બહુ સરસ છે હું જવાનો છું તમારી ઈચ્છા હોય તો તમને પણ લઈ જાઉં બહુ સરસ છે અરે કાશ્મીર જેને બનાવ્યું છે એ મારા ભગવાન રસમય છે કારણનો ગુણ કાર્યમાં આવે છે જગત સુંદર નથી એવું જ્ઞાની પુરુષો વર્ણન કરે છે જગત ક્ષણે ક્ષણે બદલાય છે કૂતરાને કૂતરીમાં જ સૌંદર્ય દેખાય એને બીજામાં સૌંદર્ય દેખાતું નથી બાળકને રમકડામાં સૌંદર્ય દેખાય એને બીજામાં સૌંદર્ય દેખાતું નથી બાળકના રમકડા તમે ઉઠાવો રડવા લાગશે તમને રમકડામાં ક્યાં સૌંદર્ય દેખાય સૌંદર્ય એ મનની કલ્પના છે સુંદર તો પરમાત્મા શ્રી કૃષ્ણ છે જગત સુંદર છે તો જગત જેણે બનાવ્યું છે બહુ સુંદર હોવા જોઈએ આત્મા દર્શનથી મારી આંખ સફળ થઈ તવ દર્શનાન્ન અક્ષણો સાંસિધ્યમ મારી આંખ આજે સફળ થઈ તમારા દર્શન કર્યા પછી જે તમારી પાસે લૌકિક સુખ માગે છે એ જીવ અજ્ઞાની છે ભગવાન પાસે લૌકિક સુખ માગવું નહીં જે સુખની બહુ જરૂર હશે એટલું ભગવાન તમને વગર માગે આપવાના જ છે માગવાની ઉતાવળ ન કરો ભગવાન નાસ્તિક ને સુખ આપે છે તો તમને સુખ કેમ ના આપે જે હું બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી ધર્મને માનતો નથી એવા જીવને પરમાત્મા પ્રકાશ આપે છે પાણી આપે છે અન્ન આપે છે પવન આપે છે જે ઈશ્વરને માનતો નથી એને પણ ભગવાન સુખ આપે છે તમે બધા વૈષ્ણવ છો પ્રભુના પ્યારા છો ભગવાન તમને સુખ આપશે માગવાની ઉતાવળ ન કરો ભગવાન પાસે જે લૌકિક સુખ માગે છે એ અજ્ઞાની જીવ છે લૌકિક સુખ તો પશુ પક્ષીઓને પણ મળે હું એવું બોલું છું પણ હું શું કરું મારા પિતાજીની મને એવી આજ્ઞા થઈ છે કે તું લગ્ન કર તે લગ્ન કરવાની ઈચ્છાથી મેં આ તપશ્ચર્યા કરી મારે લગ્ન તો કરવું છે પણ હું કોઈ સ્ત્રીનો સંગ માગતો નથી હું ઘરમાં સત્સંગ માગું છું હું કામ પત્ની માંગતો નથી હું ધર્મ પત્ની માંગુ છું આપણા ઋષિઓએ સ્ત્રીને ભક્તિનું સાધન માન્યું છે સ્ત્રી એ કઈ ભોગનું સાધન નથી સ્ત્રી એ ભક્તિનું સાધન છે સ્ત્રી એ કામ પત્ની નથી સ્ત્રી એ ધર્મ પત્ની છે કન્યાદાન નો જ્યારે સંકલ્પ થાય છે ત્યારે કન્યાનો પિતા જમૈરાજને સાવધાન કરે છે વિલાસી જીવન ગાળવા માટે મારી કન્યા હું તને આપતો નથી ધર્મનું પાલન કરવા માટે હું મારી કન્યા તને આપું અનેન વરેણ અશ્યામ કન્યાયામ ઉત્પાદયિષ્યમાણ સંતત્યા દશ પરાન દશ અવરાન મામિતિ એકવિંશતિ પુરુષાન ઉદ્ધરતું આત્મનસ્થ શ્રી લક્ષ્મીનારાયણ પ્રીતયે ઇમામ કન્યામ સહ ધર્માચરણાય તુભ્યમહમ સંપ્રદતે સ્વેચ્છાચારી વિલાસી જીવન ગાળવા માટે મારી કન્યા હું તને આપતો નથી સ્ત્રીએ કામ પત્ની નથી સ્ત્રી એ ધર્મ પત્ની છે એકલો પુરુષ બરાબર ધર્મનું પાલન કરી શકતો નથી એકલી સ્ત્રી પણ ધર્મનું પાલન કરી શકે નહીં સ્ત્રીને પુરુષની જરૂર છે અને પુરુષને સ્ત્રીની જરૂર છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે સ્ત્રી હૃદયમાં સ્નેહ વધારે હોય છે સ્ત્રી હૃદય સ્નેહાળ હોય છે પુરુષના હૃદયમાં સ્નેહ બહુ ઓછો હોય છે ઘણા ભાગે પુરુષનું હૃદય શુષ્ક હોય સ્ત્રી હૃદય સ્નેહાળ છે તેથી સ્ત્રીને સેવા કરવાની ભાવના હોય છે સ્ત્રી હૃદયમાં સમર્પણની ભાવના હોય આ માતાઓ મંદિરમાં જાય ને ઘરમાં કઈ ન હોય તો ચપટી ચોખા પણ લઈ જશે ભગવાનને થોડા ચોખા અર્પણ કરશે ઘરમાં કઈ નથી થોડા ચોખા લઈ જાઓ સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન હોવાથી સ્ત્રી હૃદયમાં સમર્પણની ભાવના છે મારા ઘરના ચોખા ઠાકોરજીના રાજભોગમાં જાય તો સારું મારા ઘરના ચોખા કોઈ બ્રાહ્મણના પેટમાં જાય જે ગાયત્રી જપ કરતા કરતા પચાવે તમારા ઘરમાં જે દાળ ચોખા છે ને એ અનાજને પણ એવી ઈચ્છા છે કોઈ કામી વિલાસીના પેટમાં મારે જવું નથી વિલાસીના પેટમાં જવું તો ભોગ વિલાસમાં એ મારો વિનાશ કરશે કોઈ બ્રાહ્મણના પેટમાં જવું જે તપશ્ચર્યા કરતો હોય જે ગાયત્રી જપ કરે છે સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન હોવાથી સ્ત્રીને સમર્પણ કરવાની ભાવના હોય છે ઘણા ભાગે પુરુષો મંદિરમાં ખાલી હાથે જ જાય એમને કઈ સમર્પણ કરવાની ઈચ્છા થતી નથી પુરુષનું હૃદય શુષ્ક છે પુરુષમાં પ્રેમ ઓછો છે સ્ત્રીમાં સ્નેહ વધારે છે પણ સ્ત્રીની બુદ્ધિ મંદ છે એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે પુરુષે બુદ્ધિમાન હોય કોને સમર્પણ કરવું સ્નેહ કરવા લાયક કોણ છે કેટલું સમર્પણ કરવું એ સ્ત્રી હૃદય સમજી શકે નહીં સ્ત્રીને બરાબર પરીક્ષા કરતા આવડે નહીં પુરુષ પરીક્ષા કરી શકે પુરુષમાં પ્રેમ તો ઓછો છે પણ એની બુદ્ધિ વધારે પુરુષ બરાબર પરીક્ષા કરી શકે છે સ્ત્રી હૃદય ભોળું છે અને તેથી સ્ત્રી બરાબર પરીક્ષા કરી શકે નહીં સ્ત્રીમાં સ્નેહ વધારે છે પણ બુદ્ધિ બહુ ઓછી છે એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે સ્ત્રી બરાબર પરીક્ષા કરી શકે નહીં પરીક્ષા પુરુષ કરી શકે પુરુષમાં પ્રેમ ઓછો છે પણ પુરુષમાં વિવેક વધારે છે સ્ત્રીની બુદ્ધિ મંદ છે પણ સ્ત્રીમાં સ્નેહ વધારે છે સ્નેહ અને વિવેક બે ભેગા થાય ત્યાં ભક્તિ પ્રગટ થાય સ્ત્રીને પુરુષની જરૂર છે પુરુષને સ્ત્રીની જરૂર છે પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે મારે લગ્ન કરવું છે તો હું ધર્મ પત્ની માગું છું જે મને પ્રેમથી સમજાવીને પાપ કરતા અટકાવે જે મને ભક્તિમાં સાથ આપે જે મને પ્રભુના માર્ગમાં વાળે પતિને ભોગ વિલાસમાં ફસાવી રાખે એ સ્ત્રી નથી એ વેરી છે પતિને ધર્મમાં ભક્તિમાં જે સાથ આપે છે હું ધર્મ પત્ની માગું છું હું કામ પત્ની માગતો નથી મને ઘરમાં સત્સંગ મળે કદાચ મારા મનમાં પાપ આવે ને તો મને સમજાવીને પાપ કરતા અટકાવે મને ભક્તિમાં સાથ આપે એવી કોઈ લાયક કન્યા સાથે મારે લગ્ન કરવું છે ગૃહ કામધેનું પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું છે મેં બધી તૈયારી રાખી છે ભક્તોના હૃદયમાં ભગવાન વિરાજેલા હોય છે ભક્તના મનમાં સંસાર સુખનો કોઈ સંકલ્પ ઉત્પન્ન થાય ત્યારે ભગવાનને ખબર પડે છે થોડા દિવસો પછી આવું કંઈક માગશે આ મેં બધી તૈયારી રાખી છે આજે તમે માગો ને પછી કન્યાનો જન્મ થાય ને મોટી થાય ત્યાં સુધી તારી પ્રતીક્ષા કરવી ન પડે ને બધી તૈયારી કરી છે એક દિવસ બાકી છે પરમ દિવસે મનુ મહારાજ દેવહૂતિ કન્યાને લઈને આવશે બહુ સુશીલ છે અતિ સુંદર છે બહુ લાયક છે એ દેવહૂતિ સાથે તમે લગ્ન કરો તમારો ગ્રહસ્થ આશ્રમ જગતને આદર્શ રૂપ થશે મારે જગતને તત્વજ્ઞાનનો ઉપદેશ કરવો છે અને તેથી હું તમારા ઘેર પુત્ર રૂપે આવીશ પ્રભુએ આજ્ઞા કરી ભગવાન અંતર્ધાન થયા છે આ બાજુ મનુ મહારાજને કન્યાની હવે ચિંતા થઈ મારે એનું લગ્ન કરવું છે મોટી થઈ છે મનુ મહારાજ ચિંતામાં બેઠા હતા તે સમયે નારદજી ત્યાં આવ્યા છે નારદજી એ કુશલ સમાચાર પૂછ્યા છે આજે તમે કઈ ચિંતામાં બેઠા છો જયારે મનુ મહારાજ હાથ જોડીને બોલ્યા છે અસ્થાશ્રમ છે ને એ ચિંતાનું જ ઘર છે ગ્રહસ્થને પ્રભુમાં પ્રેમ ન હોય પ્રભુમાં વિશ્વાસ ન હોય તો ગ્રહસ્થનું ઘણું ખરું જીવન ચિંતામાં પૂરું થાય ગ્રહસ્થાશ્રમમાં બે મોટી ચિંતાઓ હોય છે સંપત્તિની ચિંતા અને સંતાનની ચિંતા હોય જે મળ્યું છે તે હાચવવાની ચિંતા છે વધારે ભેગું કરવાની પણ ચિંતા છે સંપત્તિની ચિંતા હોય છે અને સંતાનની ચિંતા હોય છોકરો પરીક્ષામાં પાસ થાય ને એની ચિંતા મા બાપને થાય પાસ થયા પછી એને સારી નોકરી મળે તે ચિંતા માને થાય નોકરી મળ્યા પછી એનું લગ્ન થાય એની ચિંતા માતા પિતાને થાય અને લગ્ન થયા પછી પણ એના ઘેર બાબો આવે એની પણ ચિંતા થાય અહીંયા ત્યાં બાબો થતો નથી ગ્રહસ્થને પ્રભુમાં વિશ્વાસ ન હોય તો એનું ઘણું ખરું જીવન ચિંતામાં જ પૂરું થાય કન્યાઓની બહુ ચિંતા થાય કન્યાને સારું ઘર મળે સુખી થાય અને જે આવ્યો છે ને એ પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યો છે તમારી ફરજ બજાવો પણ ચિંતા શા માટે કરો ચિંતા કરવાથી શું લાભ છે જેના ભાગમાં સુખ લખ્યું છે એ જંગલમાં ઝાડના તળે બેઠો હોય તોય સુખ મળે અને જેના ભાગમાં દુઃખ લખ્યું છે એ બંગલામાં પણ દુઃખી થાય ચિંતા ન કરો પ્રભુમાં વિશ્વાસ રાખજો જે આવ્યો છે તે ભગવાનનો બાળક છે એ પ્રારબ્ધ લઈને આવ્યો છે ભગવાનને એની ચિંતા છે ગ્રહસ્થને પ્રભુમાં વિશ્વાસ ન હોય તો ગ્રહસ્થનું જીવન બધું ચિંતામાં પૂરું થાય કન્યાએ મોટી થઈ છે મારે એનું લગ્ન કરવું છે નારદજીએ દેવહૂતિના હાથની રેખાઓ જોઈ છે અને તે હાથની રેખાઓને જોતા નારદજીને ખાતરી થઈ આ રાજાની કન્યા છે પણ એનો યોગ એવો છે કે આ કોઈ રાજાની રાણી નહીં થાય રાજકન્યા છે પણ એનો એવો યોગ છે આ કોઈ મહાન ઋષિની પત્ની થશે આ કન્યાનો પુત્ર મહાન જ્ઞાની થશે એની કીર્તિ જગતમાં અખંડ રહેશે પણ આ કોઈ રાજાની રાણી નહીં થાય એવો એનો યોગ છે મનુ મહારાજ બોલ્યા છે એનો જન્મ રાજમહેલમાં થયો છે એટલું જ પણ આ રાજમહેલનું વિલાસી જીવન એને જરાય ગમતું નથી એને બહુ સાદું જીવન ગમે સવારે બહુ વહેલી ઉઠે છે જપ કરે છે ધ્યાન કરે છે એને સાદું ભોજન ભાવે છે એને વિલાસી જીવનની તો ઘૃણા છે એની એવી ઈચ્છા છે કે કોઈ કામી રાજા સાથે મારે લગ્ન કરવું જ નથી કોઈ તપસ્વી મહાન જ્ઞાની ભગવદ ભક્ત પતિ મળે તો લગ્ન કરું જ્ઞાની હોય અને ભગવત ભક્ત હોય એ રાજકન્યા સાથે લગ્ન કેવી રીતે કરે મને એ જ મોટી ચિંતા છે એને કોઈ કામી રાજા સાથે લગ્ન કરવું જ નથી કોઈ જ્ઞાની ભગવત ભક્ત પતિ મળે તો જ એને લગ્ન કરવાની ઈચ્છા છે નારદજીએ વિચાર કરીને કહ્યું છે આ કન્યાના માટે લાયક વર તો કરદમ ઋષિ છે મહાન જ્ઞાની છે ભગવત ભક્ત છે કરદમ ઋષિને આ કન્યાદાન તમે કરો મનુ મહારાજ બોલ્યા છે કરદમ ઋષિના વખાણ તો મેં બહુ સાંભળ્યા છે પણ એ કરદમ ઋષિ રાજકન્યા સાથે લગ્ન કરશે કે કરશે એમને હવે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે મનુ મહારાજ શતરૂપા રાણી અને દેવહૂતિ કન્યા સાથે રથમાં બેઠા છે અને કરદમ ઋષિના આશ્રમમાં મનુ મહારાજ આવે છે આશ્રમમાં અતિ શાંતિ છે સાત્વિક સૌંદર્ય છે જે મનને શુદ્ધ કરે છે ગાયના છાણથી લીપણ થયું છે અતિશય પવિત્રતા છે કરદમ ઋષિનો આશ્રમ એવો હતો કે બધા વૃક્ષો ફળભારથી નમેલા દેખાય છ ઋતુમાં જે ફળ પ્રગટ થાય તે એક જ સમયે પ્રગટ થાય બધા વૃક્ષો ફળભારથી નમેલા છે કોઈ ગ્રહસ્થના બગીચામાં જે ઝાડ છે ને એ ઝાડ રાજસી હોય છે કોઈ તપસ્વી ઋષિના આશ્રમમાં જે વૃક્ષો છે એ વૃક્ષોમાં સાત્વિકતા આવે છે ગ્રહસ્થના બગીચામાં જે ઝાડ છે એ ઝાડની છાયામાં વિલાસી લોકો બેસે છે અને ઘરની સંસાર વ્યવહારની બધી વાતો કરે કોઈ ઋષિના આશ્રમમાં જે વૃક્ષ છે એ વૃક્ષની છાયામાં ઋષિકુમાર ગાયત્રી જપ કરે ઋષિકુમાર સંધ્યા કરે છે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે છે એ વૃક્ષોમાં પણ સાત્વિકતા આવે છે કોઈ ગ્રહસ્થના બગીચામાં જે ઝાડ છે એ ઝાડના ફળનો વિલાસી લોકો ઉપભોગ કરે છે કોઈ સાધુ સંતના આશ્રમમાં જે વૃક્ષ છે એ વૃક્ષના ફળનો ઉપભોગ નહીં ઉપયોગ થાય આખો દિવસ ભક્તિ કરશે જપ કરશે બહુ ભૂખ લાગે ત્યારે તે ફળ ભગવાનને અર્પણ કરીને એકવાર ખાશે એ ફળનો ઉપયોગ થયો આવા ફળ અમારા ત્યાં મળતા નથી કેવા સુંદર ફળ છે કરદમ ઋષિના આશ્રમમાં તો પશુ પક્ષીઓ પ્રેમથી રમે છે વેરને ભૂલી ગયા છે અહિંસાનો ઉપાસક જ્યાં રહેતો હોય તેના સંગમાં જે આવે એ પણ હિંસા છોડે છે અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સંસિદ્ધ વૈર ત્યાગ કાયાવાણી મનથી જે કોઈની હિંસા કરતો નથી એના આશ્રમમાં રહેલા પશુઓ પણ અહિંસક બને છે કોઈના માટે ખરાબ તમે વિચાર કરશો ને એ હિંસા કરવા જેવું જ પાપ છે કોઈના માટે ખરાબ વિચાર કરવો ને તલવારથી માથું કાપે તો જ હિંસા થાય ખરાબ વિચાર કરે પણ હિંસા છે કોઈના માટે ખરાબ શબ્દ બોલવો ને એ હિંસા જેવું જ પાપ છે એને આપણા શાસ્ત્રોમાં વાચિકી હિંસા કે છે કોઈના માટે ખરાબ વિચાર કરે એ માનસી હિંસા છે ઋષિઓના આશ્રમમાં વાઘ સિંહ જેવા હિંસર પશુઓ હિંસા છોડીને શાંતિથી બેસતા એ શક્તિ આપણા ઋષિઓમાં હતી કદમ ઋષિના આશ્રમમાં પશુ પક્ષીઓ વેરને ભૂલ્યા છે પ્રેમથી રમે છે આશ્રમમાં મારી કન્યા રહેવાની છે કેવો સુંદર આશ્રમ છે કરદમ ઋષિને ખબર પડી કે મનુ મહારાજ આવ્યા છે ઊભા થયા ખરગમ ઋષિએ જોયું કે આ મનુ મહારાજના પાછળ જે કન્યા દેખાય છે એ જ ભવિષ્યમાં મારી પત્ની થવાની છે પ્રભુએ તો એના વખાણ બહુ કર્યા છે પણ હું એક વાત થોડી પરીક્ષા કરું કરદમ ઋષિએ કન્યાની પરીક્ષા કરી બહુ વાતો કરવાથી પ્રશ્નો પૂછવાથી પરીક્ષા થાય કન્યાની પરીક્ષા બહુ વિવેકથી કરી છે ત્રણ આસન પાથર્યા છે મનુ મહારાજ વંદન કરે છે ત્યારે કહ્યું આસનમાં વિરાજ શતરૂપા રાણીને કહ્યું કે બીજું આસન તમારા માટે તમે ત્યાં બેસો દેવહૂતિ કન્યાને ઈશારો કર્યો કે આ ત્રીજું આસન જે છે તે તમારા માટે છે તમે આસનમાં બેસો દેવહૂતિ કઈ વધારે ભણેલી નથી પણ એ સ્ત્રી ધર્મને જાણતી હતી દેવહૂતિએ વિચાર કર્યો મારા પતિએ મારા માટે પરમાત્મા છે મારા પતિદેવ આસન પાથરે અને તે આસનમાં હું બેસું તો મને પાપ લાગશે બચારી જૂના જમાનાની છે તેથી આવો વિચાર કરે આજકાલ તો ધણીને હુકમ કરવા લાગ્યા કેટલીક માતાઓ તો ધણીને નોકર જેવા સમજે જે સ્ત્રીને પતિમાં પરમાત્મા દેખાતા નથી એ સ્ત્રીને કોઈ મંદિરમાં કોઈ ઠેકાણે ભગવાન દેખાશે નહીં પતિમાં પરમાત્માની ભાવના રાખે હજુ લગ્ન થયું નથી એ સ્ત્રી ધર્મને જાણે છે મારા પતિદેવ આસન પાથરે એ આસનમાં હું કેવી રીતે બેસું મને પાપ લાગશે હું ન બેસું ને તો કદાચ એમને ખોટું લાગશે એમનું અપમાન થશે કે મેં આસન આપ્યું હતું પણ કન્યાએ તે આસનનો સ્વીકાર કર્યો ને આસનમાં બેસવું એ ખોટું છે ન બેસવું એ પણ ખોટું છે કન્યા બહુ ચતુર છે એને યુક્તિ કરી છે જમણો હાથ તે આસનમાં રાખીને ધરતીમાં બેસે છે જમણો હાથ આસનમાં રાખીને બતાવ્યું આપે જે પ્રેમથી આસન આપ્યું એનો મેં સ્વીકાર કર્યો છે પણ હું તમારી દાસી છું તમે આસન પાથરો તે આસનમાં હું કેવી રીતે બેસું હું ધરતીમાં બેઠી જમણો હાથ તે આસનમાં રાખીને ધરતીમાં બેઠા છે કરદમ ઋષિએ જોયું કે પરીક્ષામાં પાસ છે વાંધો આવે એમ નથી પરીક્ષા થઈ ગઈ સ્ત્રી ધર્મને બરાબર જાણે છે મનુ મહારાજને કુશળ સમાચાર પૂછ્યા છે મનુ મહારાજે કહ્યું કે તમારા આશીર્વાદથી બધું કુશળ છે ખાસ એક કામ માટે હું આવ્યો હતો કે બોલો તમારું શું કામ છે મારી બહુ ઈચ્છા છે આ કન્યાદાનનો આપ સ્વીકાર કરો આ કન્યા હું તમને અર્પણ કરવા માટે આવ્યો છું અખરગમ ઋષિ મહાન જ્ઞાની છે તપસ્વી છે પણ હૃદયના બહુ સરળ છે જેનું હૃદય બહુ સરળ હોય ને એના હૃદયમાં ભગવાન આવે જેનું હૃદય છે એના હૃદયમાં પ્રભુનો પ્રવેશ થતો નથી જે કપટ કરે છે એનું હૃદય વાંકું થઈ જાય જે માણસ જુઠ્ઠું બોલે છે એનું હૃદય વાંકું હોય વાંકા હૃદયમાં ભગવાનનો પ્રવેશ થતો નથી હૃદય જેનું સરળ છે એ જ